હાજરી થી આ બધું બને છે માટે નિમિત્ત ભગવાન છે આમાં શું છે હા કરતા થયો તો ક્રિએટર ક્રિએટર નો અટકુંભાર થાય પણ બોલતા સર નહીં આવતી ભગવાન કુંભાર બનાવીને શું કામ છે ભગવાન તો મેં હું જાતે બધા જોઈ રહ્યો છું અને આ બધા જોઈ રહ્યા છે અત્યારે દિવ્ય ચક્ષુ આપીશ તે ભગવાન એવા હોય ભગવાન તો ભગવાન જ હોય શું એટલે આ સાચી વાત આપણે મહી બેઠા હોય તેને સમજાવે બહાર ના સમજાવે હવે આ પાણી છે તે વરસાદ વરસાદ થાય છે ઉપર એસ ટુ થાય છે એ ક્યાંથી લાયા કે છે ત્યાં કે છે આ દરિયો છે તે દરિયામાંથી વરાળ થાય છે ને તે કોણે કરી એ વરાળ સૂર્યનારાયણ નહીં એ સૂર્યનારાયણ પૂછીએ આપણે કે ત્યાં વરાળ કેમ કરી અહીંયા આગળ પ્લેટો પર જુઓ હું કરતો હોય પ્લેટો પર ના થાય કે હું જો કરતો હોય તો પ્લેટો પર થવું જોઈએ કે છે એટલે હું આનો કરતા નથી તમને સમજમાં આવી ને પછી આપડે દરિયા ને ચોટી પડીએ કે તું આ વરાળ કરું છું હું કરતો હોય તો રાત્રે આવો રાત્રે જુઓ રાત્રે દ્વેષ થાય હું નથી કરતો નૈમિતિક કરતા એ દરિયો ને બે ભેગા થાય છે એટલે આવું થાય છે પણ નૈમિતિક કરતા કરે કરતા જગત કોઈ નથી શું કહ્યું એ સમજા સમજો તો આ જગત ના બધા દુઃખો જશે દુઃખો કેમ જાય છે ગોડી વાત હવે સમજીએ તમે સુખ થતું છે આપડે માસી ને મામા કરીએ તો માતા તો રહી ગઈ ને માસી મામા થયા કરીએ શું અવાજ આવે મજા આવે એવું આ કર્યા કરે માને મા તરીકે ઓળખીએ માસી ને મજા આવે કે આ તો માસી ને મારી માં મારી માં મા તો ત્યાં રહી ગઈ દવા ખરાબ હશે એ નો મારી ઓળખવું ના જોઈએ બધું એટલે સાચી વાત અમે સાયન્ટિફિક બધી રિઝલ્ટ મેં નું બોલું છું આ શાસ્ત્ર ની વાત એટલે નહીં બધું આખું રિઝલ્ટ જોઈ બોલું છું અને ત્રિકાળ ત્રિકાળ ચોખ્ખી વાત છે આ એટલે કોઈ જગો ભારી ભવિષ્ય ના મારી એવી વાત છે અમારે પહેલી બધી આ વાત બધા પુસ્તકો છપાઈ ગયા એટલા માટે અને જગત નું કલ્યાણ થવું જોઈએ જો બફારો જો ચિંતા ઉપાધિ આટલા ડોલર આટલી બધી એમાં આટલી બધી સાહેબી છે બેસતા હોય આટલું બે એક ફૂટ દબાઈ જાય કોઈ જ નહીં આ લોકોને અને આટલું બધું ઇઝીનેસ છે તોય અનઇઝી થઈને ફર્યા કરે છે આ લોકો ઇઝીનેસ નથી આ બેસતા આખી ફૂટ દબાઈ જાય તો અમને આની જીભ મોડા પર જતી નથી એનું કામ શું ઘોર અજ્ઞાનતા ફરી વળી ઘોર અજ્ઞાનતા હું એ જ એના માટે હું છોતેર વર્ષે ફર્યા કરું છું સમજે ને હા પાસે એટલે બેન બેન ચાલે દાદા આ પરમાણુની અંદર સ્પેસ ના આવી જાય પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને એ બધાની વચ્ચે જે સ્પેસ હોય એ સ્પેસ ના કહેવાય આકાશ તત્વ ના કહેવાય એમ કે છે કે આજે પરમાણુઓ છે ઇલેક્ટ્રોન ને પ્રોટોન્સ એ બે ની વચ્ચે બધા જે જગ્યા છે સ્પેસ છે પરમાણુ જે એટમ હોય છે ને એની અંદર ઇલેક્ટ્રોન્સ પ્રોટોન્સ એ બધું હોય છે તો એને સ્પેસ ના કહેવાય એ એટમ છે ને તે પરમાણુ નથી એ તો અણુ છે અણુ ને અણુ વિભાજન વિભાજન વાળું હોય અને પરમાણુ કોને કે જેના વિભાજ્ય થાય ના છે કે અણુ પરમાણુ કહેવાય શું અવિભાજ્ય હોય એથી પછી નાનો ટુકડો થાય નહીં એટલે પરમાણુ બહુ નાનું છે કે જેની કોઈ અંદર કોઈ બીજી વસ્તુ ભરેલી નથી આમાં બીજા બે ચાર ભેગા થાય કે એટલે પછી એટમ થતો જાય અરે એટમ થાય ત્યાર પછી પ્રોટોન નહીં બધું ઉભું થાય બધું એની અવસ્થાઓ છે બધી ને બાકી પરમાણુ કોઈ જોઈ ના શકે કોઈ દુર્બીન કે કોઈ એવું સાધન નથી પરમાણુ માણસ જોઈ શકે એક કેવ જ્ઞાની જે અનવેલ્ડ છે મને એવું નહીં દેખાતું પરમાણુ કારણ મારે ત્યાં ડિગ્રી ઓછી છે એટલે પઝલ ઇસ્ટેલ પઝલ થયેલો છે આ એટલે જ્ઞાન થી થયેલું છે આ આત્માની હાજરી થી જ ઉભું થાય છે એ ના હોય તો થાય નહીં માટે નિમિત્ત કરો હવે નિમિત્ત ને નિમિત્ત કરતા હોય એને સાચો કરતા કહીએ તો ગુનો છે શું કરવું અને અને તમારું નામ શું ગૌરાંગ ગૌરાંગ ગૌરાંગ નાણાવટી ગૌરાંગ નાણાવટી હવે તમે શું કહો છો કે ગૌરાંગ તો તમારા શરીર નું નામ છે એ બરોબર છે પણ તમે જે કહો છો હું ગૌરાંગ જ છું એ તમે ચીટિંગ કરો છો લોકોને લોકોને ક્ષેત્ર છે તમારે એમ કેવું છે કે મારું નામ ગૌરાંગ છે પણ આ તો ના હું જ ગૌરાંગ જ છું પાછું માય નહીં મિત ગૌરાંગ બોલે શું કહ્યું માય નિયમ આવતા આ જુદું હોય કે ના હોય વ્યવહારિક રીતે એવું કેવું પડે ને વ્યવહારિક રીતે કેવું પડે ને એનો વાંધો નથી વ્યવહારિક રીતે હું કઉ છું કે હું અંબાલાલ છું પણ હું અવરાંગ જ છું તું દિલીપ છું એવું જ જાણતો તમે બધા એવું જ જાણે કારણ બીજું બીજું એને કારણ કે વ્યવહારિક રીતે હોય ને તો ગૌરાંગ ને ગાળ તમને અસર ના થાય છે મને ગાળ ના થાય કારણ કે વ્યવહારથી આપડે ડોલર લઈ જાય તો તમને અસર થાય ના થાય મને અસર ના થાય કારણ કે વ્યવહારથી મારે ડોલર મારે એટલે તમે વ્યવહાર થી નથી માનતા વ્યવહાર થી માનવાનું હોતું નથી વ્યવહાર ડ્રામેટિક છે ડ્રામેટિક છે ડ્રામામાં ભરતુહરી રાજા રડે કરે પણ અંદર દોડતા હું લક્ષ્મી <laughs> સમજું એટલે આ ડ્રામા છે પણ ડ્રામામાં હાથું માની બેઠો છે ને જો તું હાથું માની બેઠો હતો દાદા હાથું હાથું માની બેઠો ને દરેક માં જુએ તો આથી જ જુએ હા મારી વાઈફ અને પેલી વાઈફ હા મારો હસબન્ડ કોથી મોટા માર માર મારી મારી એની સાયકોલોજી છે એટલી બધી થઈ જાય તે પંદર વર્ષ પછી જો કદી પેલી કઈ એક ભાઈ મરી ગઈ તે ખૂબ રડતો સારા વાત તું રડે આટલો બધો તો દુઃખી થઈ જાય પાછી ના આવે જો પાછી આવે તો હું રડવા લાગુ તમે મને વાંભળ વાંભળ રાતે એવું દેખાય છે છોકરા મૂક્યા છે ને એને હાથે છોકરા હાથે તારી ફરજો વધારી લે હવે એ તો ગઈ બિચારી હવે ગાડા બે પંડ્યા વધી એક પંડ ઉભા ગયું પણ મને તો આ સાંભળતી બંધ ના થાય કે તમે હું તને કરી આવું કહ્યું પછી મેં કહ્યું મેં કહું પંદર વેલ પહેણ્યા પહેલા બે વાર અગાઉ પેલી મળી હોત અને ટ્રેન માં મળી હોત તારી જગ્યા પર બેસી શું કહું એને ઉઠે દી ક્યાંક નાખે દિલીપ હે ઉઠે નહીં તો હાથ ધરીને કોણું ગાય ઉઠાવી મેળવે તારી હતી તો એવું કરવું જ નહીં સમજ કશું તારે લેવા નહીં દેવા નહીં આ તો મોયરા બેઠી લે મારી મારી મારી એમાં સાયકલ ઇફેક્ટ થઈ ગઈ છે શું થઈ ગયું કોઈ પણ વસ્તુ સાયકલ મારું મારું કરે ખરે એ ખોવાઈ જાય તમે ચિંતા થાય સાયકલ ઇફેક્ટ છે બીજું કશું નથી આ રિયાલિટી નથી આ એટલે પછી મેં એને શું કહ્યું મને જો મટાડવું હોય તો મારા કાયબ્રો કર એક મહિના સુધી બબે કલાક સુધી બોલ સ્ત્રીનો ફોટો મૂકીને નોય મારી નોય મારી નોય મારી નોય મારી નોય મારી નોય તે કહ્યું મને મટી ગયું બધા કારણ કે કોમ ફેર્યો મારી કઈ વાંટો ફેર્યો મારી કઈ વાંટો કર્યો ને બીજો વાંટો જ તે સમજાય વિજ્ઞાન ના નથી સમજાય સમજાઈ ગયું આ વિજ્ઞાન ના સમજીએ તો પછી દુઃખી થઈ ના થાય આપડે કોઈ પેલા આપડે નોય મારું નોય મારું કરી રાખ્યું હોય તો શું કઈ ખાવાનું છે કઈ કોઈ લઈ જાય કે ના મારી કરે તો ના લઈ જાય આપણું હિસાબ છે ને આપણે ના કહે તો છોડે નહીં તમને સમજાય ને વિજ્ઞાન હા ખાલી ઇફેક્ટ જ છે એટલે અમે દુખ્યા દુઃખ વગર ના થઈએ તમને દુઃખી વગર દુઃખ ના બનાવી દઈએ તમને તો સાયન્ટિફિક શોધખોળ છે આ બધી વૈજ્ઞાનિક શોધખોળ છે અક્રમ વિજ્ઞાન છે આખું સિદ્ધાંત છે આખો કેટલા પુસ્તકો દર સાલ બે લાખ તો ફ્રી ઓફ કોસ્ટ પુસ્તકો આવે છે શું અહીંયા પુસ્તક તમને મળશે તમે માગજો છે દિલીપભાઈ આપ્યા જન્મ છે એનો હેતુ ઊંચી નાતવાળાઓને નીચી ને ઊંચી નાત થવું એના માટે નીચી નાતવાળાને ઊંચી નાતવાળાની સેવા કરવાની છે એમ ઊંચી નાચવા થવા માટે અને ઊંચી નાચવાને શું કરવાનું છે હું એવાય એટલું જાણવાના માટે પ્રયત્ન કરતા હુરી એ પૂરું થતા હુરી આનો કર્યા કરવાનું છે એટલું જાણવા માટે આપણે ઊંચી નાચવાનું છે સમજ ને જેને થોડી મહેનત થી ખાવાનું મળે છે તમે જોયેલા દેશમાં થોડી મહેનતથી ખાવાનું મળે એવા હે અને નીચી નાચવાળો તો બિચારો આખો દાડો ગડ ગડ કરે ઉતાર લવાર એ બધા મજૂર ના છતે દસ રૂપિયા આપીએ ને તે હાજે પેલા શેઠ પાસે રૂપિયા લેવા જાય ને કે શેઠ મને રૂપિયા આવે મારે ખાવાનું નથી ઘેર કે શું અનાજ પાણી અત્યારે નહીં મળે જા અત્યારે વન નોટ છે અત્યારે ઉડતો ચડી કરે મહેનત કરે ને અને તમને ઘેર બેઠો ખાવાનું મળ્યું નહી નથી મળતું થોડી મહેનત એને તો પછી એનો આપણે સદુપયોગ કરી હું એમાં કોણ છે સમજવું જોઈએ અને આ ફોરેન વાળો હું એમાં જાણવાની જરૂર નથી કારણ કે એમને તો આ એ ક્લિયર ઇન્દ્રિયોમાં જ મસ્ત છે શેમાં મસ્ત છે વાંખમાં ખોનમાં નાકમાં જીભમાં બીજી પેલી ઇન્દ્રિયો જીભ એમાં જ મસ્ત છે આખો શું કહ્યું અત્યારે એક આ ડુંગર હોય એને પોખું નીકળ્યું પથરો દસ બાર આઠે ફૂટ આમ પડ્યો હોય ઓ ફોટા લે લે કરે અને આપડા લોકોને કઈ ફોટો લે હું શું લેવાનું કઈ ઇન્દ્રિયો મસ્ત છે હાલ તો આમ થાય છે હા તો આગળ એરપોર્ટ પર જતો હરી તો લેડીઝ જોડે હરી હોટમાં હાથ ઘાટ ઘાટ કરે અહીં બહાર ઘેર ને તો કને હાથ ગાલ ગાલ કરે કરે મસ્ત જ આખો દર ચીત જ એમાં અને આપડા લોકો ને ભજે કલદાર કલદાર મત અને લગ્ન માં જવાનું હોય તો આમ કોને કર્યું કોણ નહીં કર્યું કોણ કરતું કર્યા નહીં કરતું જોયા કરે તે માન તો માન બજાર ઉભું થાય અને અમારે લોક બજાર આ બે બજારમાં આપણે લોકો રહેવાનું હું એમાં જાણવું જોઈએ હું એમાં ના જાણીએ તો શાંતિ સ્થિર થાય નહીં કારણ ફિટિંગ છે ત્યાં સુધી કારણ કે હું રૂપાંગ શું કહ્યું ગૌરાંગ નાણાવટી ગૌરાંગ નાણાવટી ગોરાંગ ગોરાંગ હું ગોરાંગ છું ને that is the first strong belief તમે જે છો એ રાઈટ બિલીફ તને નથી તમે છો એ જાણતા નથી ખરેખર રિયલાઇઝ નથી કર્યું અને નથી રિયલાઇઝ થયું તે જે તેને માનો છો કે હું છું Gaurang that is the first wrong belief basically છે તમારું નામ ગોરાંગ છે નહીં કે તમે ગોરાંગ છો શું કહ્યું પછી છે તે બીજી રોંગ બિલીફ બેઠી આ બાય નો ધણી છે ત્રીજી રોંગ બિલીફ આ છોકરા બાપર છે પણ કોણ પેલો રિયલાઇઝ કર્યા વગર બધું કરો છો તમે રિયલાઇઝ કરશો તો કોણ બાપ છે ભાઈ છે તે તમે સમજી શકશો કઈ આત્મા કોઈનો બાપ હોય તમે તો આત્મા છો તો હોય ને એટલે આ બધું રિયલાઇઝ કરવાનું એટલે આવી કેટલી મામો થાય મરખાકો થાય ભાઈ થયો આમ થયું તેમ કેટલી રોંગ બિલીફ બેઠી છે હવે આ રોંગ બિલીફ ફ્રેક્ચર કરીએ પછી રાઈટ બિલીફ બેસાડીએ કે હું કોણ છું એવું ભાન કરાવડાવીએ બિલીફ બેસવી જોઈએ ને એને સમ્યક દર્શન કહ્યું આપણા લોકોએ શું કહ્યું રાઈટ બિલીફ ને સમ્યક દર્શન કહ્યું એ સમ્યક દર્શન થાય ત્યારે દાડો વરે માણસ નો શું પ્રશ્ન કહું એક તમે જે કહો છો એ બધું બરોબર છે પણ દુનિયામાં રહેતો માણસ આપણે એમ માનીએ કે જો દેવોને ઓળખવા માટે આપણે દેવોને જુદા નામ આપીએ છીએ આ કૃષ્ણ છે રામ તો આપણે તો માનવ છીએ તો આ દેહ ને ઓળખવા નામ તો જોઈએ ને નામ તો વગર ચાલે ને એ તો કૃષ્ણ ભગવાન નામ કૃષ્ણ હતું ને આપણને જો એમ આજે મારા બાબા ને હું એમ ના કહું કે આ મુરલી વાળા છે એમને સમજે નહીં ને નામ ઓળખવા માટે નામ ઓળખવા માટે નામ ઓળખવા માટે જાતિ ઓળખવા માટે ડિગ્રી બધું લફરા કરો પણ ઓળખવા માટે વધુ ના હોય પણ આજે જો એમનું ગૌરાંગભાઈ નામ ના હોય તો દેહ નું નામ છે તો આપણે જાણીએ છીએ આત્મા તો એક જ છે આત્મા તો ઈશ્વરમાં કહીએ કે ભાઈ ગૌરાંગભાઈ અપમાન કરે તો તમને એ ટપાલ તમે સ્વીકાર ના કરો શું કહ્યું તમારી ટકરાર તમે સ્વીકારો ગૌરાંગ ની ટકરાર ગૌરાંગ સ્વીકારે એટલે અપમાન થાય ત્યારે તમે ગૌરાંગ ને કહો કે ભાઈ કઈ તમારો દોષ છે તાર કેતા હશે અને નહીં દોષ હોય તો એ એમનો એમનું ફળ એ ભોગવશે શું આપણે એમને કહી શકીએ ને આ તો કેતા પેલા મયા ત્યારે હું હોય દે નહી તો મોડું તો બગડી જાય છે પણ ઈશ્વરે પછી આટલી બધી સૃષ્ટિ આવી કેમ કરી કોમ્પ્લેક્સ આપણે એમ માનીએ આપણે સારા થવાનો પ્રયત્ન કરીએ છીએ પણ સામેનો છેડો સારો હોય તો એક્શન નું રિએક્શન એવું મળે ને એટલે આપણે ગમે તેટલા સારા થઈએ પ્રયત્ન કરીએ પણ સામે વાળું વ્યક્તિ કે સામે વાળો સમાજ સારો હોય મિરર ની જેમ છે ને રિફ્લેક્શન તો આવે જ ને હા તારે ડિટેલ્સ માં જાણવું છે કે એના ખરેખર એક્ઝેક્ટલી શું છે જાણવું છે ડિટેલ્સમાં જાણવું છે કે એક્ઝેક્ટલી શું છે જાણવું છે મને તો ચર્ચાનો બહુ જ આનંદ છે હા ચર્ચાનો એને માટે ડિટેલ જોઈએ અને ડિટેલ એટલે વર્ષો ને વર્ષો દરાય શું કહ્યું કહી દઉં કે કોઈ જીવનો તમારા પ્રત્યે દોષ છે નહીં જે દોષ છે તમારા દોષ છે એ નિમિત્તો છે શું છે એટલે આ માં કોઈ દોષિત છે જ નહીં વર્લ્ડ જયારે નિર્દોષ દેખાશે ત્યારે તમે મૂળ સ્ટેજ ઉપર આવશો મને આખું વર્લ્ડ નિર્દોષ દેખાય મને ગાળો ભળે મારે તોય પણ નિર્દોષ દેખાય પણ તમે એવું દરેક એવું કહેતો નહીં એટલી એટલી શ્રદ્ધા તો આપણે કે આવું છે પછી બને કે ના બને છે એ તમારી નબળી ઉપર આધાર રાખે છે પણ આમ તેનું જાણી લીધું હોય તો આપણને ખરેખર પેલો બહુ ગુનેગાર ન જ લાગે ને તને સમજ પડે ને એટલે આ જગત તમારે જાણી રાખવું છે કે આ જગત માં કોઈ ગુનેગાર નથી જે ગુનેગાર છે મારા ગુના લીધે અમારા નિમિત્ત બને છે શું આ મોટા મોટું આ જેમ છે તેમ ફેક્ટ રસ્તું કઉ છું અને જે આ લોકો ગુના દેખાય છે એ જ ભ્રાંતિ છે શું છે ભ્રાંતિ એટલે મને આ જગતમાં કોઈ મને મને મને ગુનેગાર દેખાયો નહીં પછી લોકો મારી પર એટ્રેક્શન થાય કે મારી પર ચીડ ચડે ગુનેગાર દેખાય તો તમે ગુનેગાર જો તમને ચીડ ચડે પણ તને તો આમાં એટ્રેક્શન થાય શું કહ્યું ને અને વાણી કેવી હોય વાણી વર્તન વિનય બધું મનો હોય મનનું હરણ કરી રહ્યું હોય કેવું હોય કારણ કે કોઈ પ્રત્યે જેનો કિંચિત માત્ર દોષ છે પોતાની જાતના જ દોષ છે આ બધું અને આ બધું ઊંધું જોયું તેથી આ બધું થઈ વળગ્યું બધું આ બધા સ્ત્રી પુરુષ છોકરા મળ્યા એ તો આપણા આપણા કર્મ ખપાવવા માટે કર્મ બંધાયેલા કર્મ ને છોડવા માટે છે એ ફેક્ટ વસ્તુ નથી પણ વ્યવહાર છે વ્યવહાર જુઠ્ઠો નથી તેમ ફેક્ટ વસ્તુ નથી શું કહ્યું વ્યવહાર છૂટો કરી આ ભગતો જાય એ ચાલે નહીં આ ભગતો છોડીને જતા એ તો હું આ ભાગેડું વ્યક્તિ કે એસ્કેપ કરવાનો રસ્તો શું એ એ રસ્તો કરેક્ટ નહીં વહુ ઘરે વળતી હોય પણ પેલા ટોલ્સટોય ને બધા ઠેર સુધી રહ્યા હતા ને નતા રહ્યા હા એવું રહેવું છે વળતી હોય એનો હિસાબ તો ચૂકતા કરવો જોઈએ ને હિસાબ ચૂકતે કરો છે કબીર સાહેબ ની પાસે કબીર સાહેબ પહેરેલા હતા ને છોકરી એક છોકરો તમારા તો છોકરી હતી ને પણ એમની પાસે એક શિષ્ય આવ્યો તે રોજ પૂછપૂછ કરે સાહેબ મારી ઉંમર થઈ આવે હું અત્યાર સુધી તો પાંચ તમારી સેવા કરી પણ મારી ઉંમર થી બધા આજુબાજુ કે તું પહેરી જા નહીં તો પછી કન્યા નહીં મળે તને એકવી વર્ષે ત્યારે મારું શું કરવું કે છે તમે કહો એ કરવું ત્યાં તો કઈ જવાબ આપે નહીં તે પેલો થાકીને પછી પાછો જતો રહે બિચારો એમ કરતા કરતા બે વર્ષ થઈ ગયા એટલે પેલા લોકો આજુબાજુ ટોક ટોક કરે એટલે પચીસ વર્ષ પછી તને કોઈ કન્યા આપશે જ નહીં મારે ભણવું તો આપણે બે જાજું એટલે પેલો શિરીષ ચહેન ગયો કે આચવ ગુરુ પાસે આ કે ના એનો ખુલાસો લઈને જ ઉઠવું જ નહીં ને તો આગળ કબીર સાહેબ તો એમને શું આ ઝૂંપડી હતી ઝૂંપડી બાંબુ ને એની બધી બનાવેલી એની મેં રહેવાનું બહાર છે એક ઝાડ હતું એ ઝાડ ની નીચે છે પેલી તારા પેલું એ કરે છે ને આપડે કપડા વાળા છે કપડા વણે છે ને પેલા વણકરો તે પોતે વણકર હતા તો આમ બેસીને વણકર કર્યા કરતા હતા ધોરા દાડે તે પેલો શિષ્ય તો આવીને બેઠો બાર બપોરના હાડા અગિયાર થયેલા શિષ્ય આવીને બેઠો આપતો આપતો મારું નિકાલ કરી નાખો આ છેલ્લે દાડો છે અને તમે આ કે નાખો તમે નાખો તો શરીર નહીં પડ્યું કે છે પહેણી જ નહીં અને આંખો તો મને ભૂજ પડ્યા તમે કઈ બોલો કે છે એ દાય સમજી ગયા કે અરે આવી ગયેલો છે એટલે રસ્તો કરો એટલે કબીર સાહેબે શું કર્યું મોરે બોલ્યા તો નહીં પણ એવું બોલ્યા આમ ધોરો દાડો હોય એને બહાર તરાકો ચાલતી હોય એ બધી અને બોલ્યા બેબી એ દીદી બુમ્મારી શું કમ છે કે દીવો લાવો કે છે કર્યો એટલે બીબી સમજ્યા ધોરો દાડો બીબી ઘડીઓ માગે છે પણ કઈ હશે કે છે એક કર્યો નહીં બે હાથમાં બે લઈ ગયા બે લઈ જઈને એમને આમ આમ કરતા હતા ને એની પાસે જઈને ઉભા રહ્યા તોય પેલા તો તારો છોકરો પૂછપુછ કરે એમનું એમનું કરે મારું કઈ બોલતા નથી એટલે પછી છોકરે એટલે પછી આ બીબી બીબી ના પછી આમ તમે આયા છો ઓહો દીવા રહીને આયા છો જાઓ પાછો આવે થોડી વાર પાંચ કલાક ઉભો રાખ્યો અને પછી જાઓ પાછો કે છે પેલો પૂછપુછ કરી સાહેબ પણ મને કોરે મને આ બધી વાત મારે મેં તને કહ્યું નહીં તક ના તમે ભૂલી ગયા નહીં કહ્યું બોલ્યા મેં તને કહ્યું ને તક શું કહ્યું તકે આજે બીબી આવ્યો બીબીને મેં કહ્યું કે કડિયો લાવો તો ધોળે દાડે બીબી જો એવી લાવે એવી હોય તો પણ છે શું <laughs> ને તો એક કડીઓ લાવવાનું કેમ થતો વાંધા ફૂટલા છે તારી વાંધે ફૂટી પડી આવડી આવી ચપોડે પણ આ તો આવી મને બનશે કે છે શું કે છે પણ એમાંથી થોડું ઓછું બધું કરીને બાત કરીને મૂકીએ તો આપડે સારી છે એમ કહીએ નહી થોડું વાત કરીને મૂકવા માંધો છે કઈ આપડે કઈ ઓછા રામ જેવા હોય છે દિલીપ એ સીતા જેવી ના આપડે કઈ રામ જેવા હોય છે ત્યાર પછી થોડું બાદ મૂકી દેવું પડે તમે જે પરમાણુ નું સમજાવતા હતા ને તમે જે પરમાણુ ની અણુ ની વાતો કરતા તા ને તો અમે નાના હતા તમને સ્કૂલમાં એવું કે કે સૂક્ષ્મ અણુ એટલે માનવ અને પરમ અણુ એટલે ઈશ્વર પરમાણુ પરમ મતલબ મોટા પરમાણુ એટલે ઈશ્વર અને સૂક્ષ્મ અણુ એટલે માનવ બરોબર છે એ બરોબર છે પરમાણુ તરફ શું સમજાયું સ્કૂલ માં સંસ્કૃત એમ કે પરમ અણુ પરમ એટલે મોટા પરમ અણુ એટલે ઈશ્વર પરમાત્મા અને સૂક્ષ્મ અણુ એટલે નાનો મીન્સ આપણે માનવ એટલે સૂક્ષ્મ અણુ જયારે ભેગા થાય અને જયારે તમારું તાદાત્મ્ય એટલે એકબીજાની સાથે શબ્દ નો અર્થ હતો એવું છે અણુ ને પરમ કરવામાં આવે શું તારે નાના નાની ચીજ હોય પરમ મૂકે તો જો અણુ એકલું રાખે તો નારાયણ નારાયણ નથી એની જોડે પરમ નું વિશેષણ લગાડે ત્યારે નારાયણ નાની ચીજ હોય અને મોટી વસ્તુને પરમ લગાડે ત્યારે મોટા મોટી વસ્તુ હોય પરમ નો ઉપયોગ કરવો સમજવાનો સમજ ને પરમ અણુ અણુ અણુમાં પણ નારામ નાનું પરમ શું કહ્યું ને એટલે હા સમજવા જેવું છે બધું આ ટાઈમ નો ટાઈમ નો આપણે જે પળ મૂકીએ છીએ ને પળ એ વિભાજ્ય છે એટલે અવિભાજ્ય છે એને સમય કે છે સમય એ સમય વિભાજ્ય નથી છેલ્લા કેટલા સમય ભેગા થાય તારે પળ થાય અને એવી હાર્ટ પર હોય તો એક મિનિટ થાય એવી હાર્ટ મિનિટ હોય તો એક કલાક થાય તે બધા વ્યવહારિક કલાક હો ખરો ખરો ખરો સમય નો આ વ્યવહારમાં સમજવા માટેનો ખરા સમય નો તો આવું બાર વાગ્યા ને એક વાગ્યા એવું છે જ ને આ તો આપણે ઓળખવા માટે સંસાર ચલાવવા માટે બાર વાગ્યા કોટો ઘડિયા શોધખોળ કરીને સૂર્યનારાયણ ઉપર આવે એટલે બાર વાગ્યા કેવું એ આપણી ગોઠવણી બાકી સમય એટલે સમય છે અને આ હું એ વાત કરું છું એક જ ટાઈમે બધા સરખું સાંભળે છે બધા મોડા કેમ ફેરફાર તકે બધાને સ્પેસ ફેરફાર છે સ્પેસ જો ફેરફાર ના હોય તો મોડા બધા હરખો હોત શું ને કેવું છે નહીં ગોઠવેલી દુનિયા છે કોઈ રચેલી નથી રચ્યા વગર થયેલી છે તો આમ એક નેચરલ સાયન્ટિફિક સરકમ એવિડન્સ નું એક નેચરલ મોટું આપડે કોમ્પ્યુટર હોય ને એવું છે જેની ભાઈ ખીર તરીકે તમારા જે ભાવ છે ને ભાવ તે ભાવ એની અંદર દાખલ થાય છે આ તમારો કર્મ દાખલ છે ને કર્મ તો જે થઈ ગયો વાંખે દેખાય નહીં બધો એ તો બધા વગાઈ જવાનો સમજે ને પણ ભાવ એ છે તમે દાખલ થાય છે અને તે કોજી જ રૂપિયા દાખલ થાય છે અને પછી એનું ફળ આપવા માટે ઇફેક્ટ રૂપે એ છે તે જેમ આ કોમ્પ્યુટર ફળ આપે છે ને જવાબ આપે છે ને એ જવાબ ઇફેક્ટ કહેવાય અને પેલું કોઝિટ કહેવાય સમજે ને તે આ જવાબ ઇફેક્ટ રૂપે આપે છે એ ઇફેક્ટ આપણા સંસારની છે શું છે હવે ભગવાન ભગવાન કહીએ ભગવાન આપણે વિજ્ઞાન ચાલી રહ્યું છે ભગવાન તો જ્ઞાતા જ એમની હાજરી એ ના હોય તો થાય નહીં ભાઈ નું પૂછવું છે કે દાદા જે જ્ઞાન આપે છે તેમાં શું કરવાનું હોય છે શું આપે કશું કરવાનું ના હોય અમે લાઈન એને ડિમાર્કેશન લાઈન નાખીએ આ આત્મા ના અનાત્મા કૃષ્ણ ભગવાન કહ્યું છે ને વેદ વિજ્ઞાન એટલે લાઈન ઓફ માર્કેટ નાખી દઈએ એટલે પછી બે ભેગું થાય નહીં પછી એક દહીં દહીં છે ને એનો વલોઈને પછી મખર ગાળી દઈએ મખર ગાળી લઈને પછી છાશમાં રાખીને પણ વલોઈ કરીએ પણ મખરને છાશ કરી ભેગી ના થાય એટલે આ તો વિજ્ઞાન છે તરત જ ફળ આપનારું અરે કૃષ્ણ ભગવાને કહ્યું છે ને ગીતામાં કે જ્ઞાની પુરુષ એ મારો આત્મા છે કે છે કારણ કે પાપોનો ગોટો વાળી નાશ કરી શકે છે એટલે બધું અમે પાપને ભસ્મીભૂત કરી નાખી કલાકમાં અને ત્યાંના જ પાપ ભસ્મીભૂત થાય જ્ઞાના જ નથી તેનાથી અમે હવામાં તો નિરંતર જાગૃત છે નિરંતર એક જાગૃત આ જાગૃતિ ના કે ઉઘાડી હશે એવું શાસ્ત્ર કરે તો ઉઘાડ્યું હકે ઊંઘે છે એનો શું કે આ ભવ નું આ ભવ ને માટે ચિંતા આખો દાવ કર્યા કરે પણ પરભવ જ્યાં જવાનું તો ચિંતા કરતો કાળજી લેતો નથી આ તો તું લઈને આવ્યો છે એમાં શું કરતો દર દર કરે આ તો દરેલું છે એને ફરી દરવાનું લોટ ઉડતો છે ઉડાડી મેળે અને પાછું કૃષ્ણ દળ્યું એટલે વાત મળે છે એટલે આ ભાવ માંથી મળે છે એ કરતા હોય તો હજી કર્મ થાય કરતા જો શું ભાન છે ક્યાંથી રીતે કરતા કોઈ છે નહીં જગતમાં કોઈ કરતા હું આ કરું છું તે ભ્રાંતિ છે પાત્ર તમારી પાસે જ્ઞાન લે છે એને કઈ પ્રિપેર કરવાનું હોય છે કઈ તૈયારી કરવાની હોય છે કઈ પ્રિપેરેશન ભાવ કરવાનો મારે આત્મા જરૂર થવું છે મારે આ ક્રોધમાં માયાથી રહીત થવું છે બધી નબળીઓથી મુક્ત થવું છે ને એવો ભાવ કરવાનો હું કોણ છું જાણવાનો એ બધું આવી ગયું મન ના બધા વિકારો દૂર થઈ જાય પછી ભાઈ પૂછે છે કે મન ના બધા વિકારો બધા દૂર થઈ જાય મન વસ્ત થઈ જાય વિકારો દૂર થઈ જાય જ્ઞાન એવા થઈ જાય ઇન્ડિયા થી આવે અમે બધા ફોલોઅર પછી આવ્યા હોય અને આ પાર્લામેન્ટ આગળ જો ઉભા રહે વોશિંગ્ટનમાં હું કોઈ બધા સુઈ જાવ તો પથ્થર પછી તરત જ છે નથી અમે પછી ગમે તે કલેક્ટર હોય કે વડાપ્રધાન હોય આમ આજ્ઞા કરતાની સાથે બે કલાકમાં એવું તે જ્ઞાન આપે ને મનના વિકારો દૂર થઈ જાય બોલે તો શાસ્ત્રોમાં સાધનાનું આટલી ઇમ્પોર્ટન્સ તમારા ભાઈ પૂછે છે કે દાદા જે બે કલાક બે કલાકમાં જે જ્ઞાન આપે છે અને મન વિચાર કરતું બંધ થઈ જાય તો શાસ્ત્રોમાં જે સાધના કરવા માટે લખ્યું છે એ બધી રસ્તો છે એ ક્રમિક માર્ગ છે ક્રમિક એટલે step by step step by step એ સાધના માર્ગ કહેવાય એવું કે કે ભાઈ જ્ઞાન મેળવવા માટે પણ પાત્ર સાધનાથી ચોખ્ખું કરવું જોઈએ તો જ જ્ઞાન મળે નહીં તો શંકરાચાર્ય કહ્યું છે કે જ્ઞાન મેળવવા માટે પાત્ર ને ચોખ્ખું કરવું છે પાત્ર ને પણ ચોખ્ખું કરવું પડે જ્ઞાન મેળવવા માટે પાત્ર કોને કેવું એ મોટી છે છું મને જોઈતો છો તે પાત્ર ને લાયક છે પાત્ર એટલે પાત્ર પાત્ર પણ આપવા ના જાણે બધું એટલે તો આગળ પાત્ર અત્યાર સુધી પાત્ર જ્ઞાની કહેવાય તો માર્ગના જ્ઞાની એટલે અમુક ભાગ જ એને ત્યાગ કરવો પડે જેને જ્ઞાન સ્વરૂપ ને કહેવાય જેને ત્યાગા ત્યાગ ત્યાગ ત્યાગ કશું કરવા ના હોય અમારા પોતા પણ ના હોય પોતા પણ એટલે અમને હા અમે કહીએ છીએ પણ કરો એવું ના હોય એ અમને લઈ જાય હા અમને જોવા લઈ જાય કરજો અમે એમ ના કઈ આમ નહીં જવાનું એટલે હા એવા જ્ઞાની પુરુષ જાય છો આપી એ ભેગા થાય હોય ને વર્લ્ડમાં હોતા કોઈ વખત હોતા નથી કારણ કે અક્રમ વિજ્ઞાન છે એટલે લિફ્ટ માર્ગ શું છે મળી જાય શું છે દાદા લગ્ન કેવું બાઈ પૂછ્યું છે કે દાદા ને જ્ઞાન ક્યાં આગળ થયું કેવી રીતે થયું દિલીપભાઈ હા આપણું ગામ છે ને એના સ્ટેશન પર સ્ટેશન સુરતના સ્ટેશન પર બેઠા હતા હડપમાં બેઠે માકડા સોનગઢ થી ગાડી આવી ત્યાંથી બેઠા હતા તો હડપશે એક જ્ઞાન શરૂ થઈ ગયું બધું જોઈ લીધું ભગવાન શું બધું જાણે કોણ છે જે શાસ્ત્રો માં હોય એ બધું જોઈ લીધું શાસ્ત્રો માં તો જ્યાં સુધી લખાય તો હજી બીજી આગળની ભાષા લખાઈ નથી એટલે દાદા શબ્દથી લખાય તો બાર ની બાર ને દૂર છે ચાર ની આવ્યું છે શબ્દ માં આવવું તો તમે જુઓ જોયું એટલે મનમાં વિચારો આવ્યા કે કે તમે જે જોયું એ કઈ રીતે જોયું મનમાં વિચાર આવ્યા કે શું થયું જે તમને દર્શન થયું એ મનમાં વિચાર આવ્યા કે મન બદલાવાય મન તો સ્થુલ વસ્તુ છે મન તો એ છે ફિઝિકલ વસ્તુ રિયલાઇઝ કેવી થયું રિયલાઇઝ કેવી થયું એ રિયલાઇઝ કેવી રીતે થયું જોયું કેવી રીતે બે પ્રકારના મન સ્ટાર્ટ કરતો એ વિશ્વ ચેતન મન છે અને એક મન ડિસ્ચાર્જ કરતું એ ફિઝિકલ મન ડિસ્ચાર્જ કરનાર તમે જીતવા માંગો છો જ્ઞાન આપીએ ને રસ થઈ જાય જ્ઞાન એ કરીને વસ્તાય પાણી આમ દોરીએ આપણે ત્યારે કઈ બોંધો આ બોંધો પણ બંધાય ઘડો મૂક્યા તો બંધાય બધા જ્ઞાન ઘડો મૂક્યો એવા જ્ઞાની કઈ વસ્તુ કોઈ વખતે મરવશ ના ઘણી વાર સંત મહાત્મા આવે અહીંયા બે વી કલમ સંત મોરારી બાપુ આવેલા એ કહેવાય કે રસજીનો આ અંદર જ્ઞાન કરતા ભક્તિ નો માર્ગ બહુ સરળ પડે કોણ સાચું અને કેવી રીતે અહીંયા બે એક અઠવાડિયે મોરારી બાપુ આવ્યા હતા મોરારી બાપુ સંત તો એમણે કહ્યું કે જ્ઞાન જ્ઞાન કરતા ભક્તિ સારી આ કાળમાં સરળ છે અને જ્ઞાન મળવું મુશ્કેલ છે આ ની અંદર આ સમયે જ્ઞાન મેળવવું મુશ્કેલ છે તો મેં સાચું કહ્યું વાત કરી તો જ્ઞાન ભરવાનું નીચું ક્યાં લોકો ભક્તિ કરે ને રામ રામ રામ રામ એ બધા ગળ્યા કરે છે ને પણ એ તો લપસી ના જાય એટલા સારું લોકો કે છે શું કરે સારું કે જે જગ્યા હોય સ્થાન ના થઈ જાય નહીં રામ રામ કરવા ના કે તો લોકો રમી રમવા જતા રહે એટલા હારું એમાં કશું કરતા નથી પદ્ધતિ કોઈ ચડ્યો નથી આ તો ઉતરી ના જાય એટલે આવું દવા બતાવી ને રામ રામે કેટલા આવતા સુધી બચ્ચો મારું કહેવાનું છે તમે કીધી ગીરી કહો ને કીધી ગીરી બોલ્યા કરો રામ રામ કરતા વધારે ફાયદો કરે ખીલી ખીલી હોય ખીલી ખબર મેળવવાની રામ રામ બોલનારા બધા બરાબર બરાબર બરાબર બરાબર બરાબર બોલું છું રામ બોલું છું તમે સમજો ને મારી ભગવાન કશું આવે હોય તો ત્યાંથી તમે સમજ પડે ને અને બીજું એ કે આ દવા આ દવાનો ટાઈમિંગ હતી ને તો આટલા વર્ષ આટલા વખતે દવા નહીં કમી હવે હાથી બધાને મળે તમારો ટાઈમ બગડે નહીં એટલું જ તમારે લક્ષી ના પડે એટલું લક્ષી ના પડે એટલું ભણીને તમે ગીતા તમે શું સમજ છો ગીતા પોતાની જાતને સમજતી નથી હું કોણ છું તે તો તમે શું સમજવાના તો તમે તમારો વેસ્ટ ઓફ ટાઈમ તમારે લપસી ના પડે એટલા માટે બધા સાધનો મૂક્યા અને બુદ્ધિ ખીલવવાનો સાધનો છે આ શું છે બુદ્ધિ ડેવલપ કરવાનો સાધનો છે બુદ્ધિ વિકલ્પી થાય નિર્વિકલ્પ થવું છે ને વિકલ્પી વધારે કરે શું કરે એટલે શાસ્ત્રો ભણવાથી બુદ્ધિ વિકલ્પી વધારે થાય બધા શાસ્ત્રો વાંચવાથી વિકલ્પી થાય શાસ્ત્રો જડ છે શું છે એ ચેતન નથી સ્થુલ છે બધી જરૂર છે આનો એવો ના માનતા કે આ તો બહુ જરૂર છે આપણા લોકોને ને પણ આ તો કઈ દ્રષ્ટિ કઉ છું કે તમારે જો છેલ્લાથી છે ને પોતે આ નથી જરૂર તમારે અહીં ફરવું હોય તો એ બહુ બહુ જરૂરિયાત છે શું છે મુક્તિ બની જવું હોય તો એ નથી મોક્ષ લેવો હોય હોય જ નહીં મોક્ષ ગીતારો થયો નહીં ગજાડે થાય આ શાસ્ત્રો નહીં શાસ્ત્રો તો છે કેટલા બાર અને બોલી શકાય એવી વસ્તુ છે ચાર અણી બોલાય જેટલી બોલી હોય બોલી શકાય એટલું જ બહાર પડ્યું છે એમાં જ્ઞાન હોય આખું તમે સમજો વિચાર આ તમને હું તમને હું કોઈ વસ્તુ આપું તમારા ભોળા મૂકું તમે કહો કે આગળ કરી છે